મોટો ભાઈ રામ જેવો હોય ને તો નાનો ભાઈ લક્ષ્મણ ભરત જેવો થઈ જાય પણ મોટો ભાઈ જ રાવણ જેવો હોય તો પછી નાનો ભાઈ કુંભકર્ણ જેવો થઈ જશે અનર્થ થશે કેવો ભરતજીનો પ્રેમ છે ભરતજીને રાજ મળ્યું ભરતજીએ પૈસો લીધો નથી રામાયણમાં તો એવું વર્ણન છે ચૌદ વર્ષ ભરતજીએ અનાજ પણ લીધું નથી મારા રામ વનમાં કંદમૂળ પણ ખાય અને હું અનાજ ખાઉં એ નહીં બને ભરતજીએ ચૌદ વર્ષ ઉપવાસ કર્યા છે ભરતજીનું શરીર અતિ દુર્બળ થયું મા શ્રી સીતારામજી ઘેર પધારશે અને શ્રી સીતારામજી ભોજન કરશે તે મારે આંખે જોવું છે અને તે દિવસે મારા રામ ભોજન કરશે તે દિવસે આ ભરત ભોજન કરે ભરતજી ચૌદ વર્ષ ઉપવાસ કરે છે વનમાં તપશ્ચર્યા કરવી એ થોડું સહેલું છે રાજમહેલમાં તપ કરવું બહુ કઠણ છે ભરતજીનો એવો નિયમ હતો આંગણે કોઈ સાધુ આવે બ્રાહ્મણ આવે ગરીબ માણસ આવે તેને બહુ પ્રેમથી મિષ્ટાન્ન જમાડતા હતા ભરતજીએ ચૌદ વર્ષમાં અનાજ લીધું નથી રામાયણમાં એવી કથા છે રામ જયારે વનમાં વિરાજે છે ત્યારે રામજીની સેવા લક્ષ્મણજી કરે છે શ્રી સીતાજી રામજીની સેવામાં છે શ્રી સીતા અને લક્ષ્મણજી બહુ કાળજી રાખે છે પ્રભુને પરિશ્રમ ન થાય ભગવાન આનંદ મારી રહે રામાયણમાં એવું લખ્યું છે ચૌદ વર્ષ ભરતજીએ પત્નીની પણ સેવા લીધી નથી ભાઈની સેવા લીધી નથી રામ તો સીતાજીની અને લક્ષ્મણજીની સેવાનો સ્વીકાર કરે છે વનમાં રામજીની સેવા કરનાર સીતા અને લક્ષ્મણજી છે ચૌદ વર્ષ ભરતજીએ પત્નીની સેવા દીધી નથી ભાઈની સેવા દીધી નથી ભરતજીની એવી ભાવના છે હું શ્રી સીતા સીતારામજીનો સેવક છું મારી સેવા કોઈ ન કરે હું જ સેવક છું સલામ વનમાં પથારીમાં સૂતા હતા એવું લખ્યું છે લક્ષ્મણજી મહારાજ જંગલમાંથી કોમળ કોમળ પાન લઈ આવે અને તે પાનની પથારી બનાવતા શ્રી રામ પાનની પથારીમાં શયન કરે એવું વર્ણન છે પણ લક્ષ્મણજી ચૌદ વર્ષ ધરતીમાં સૂતા લક્ષ્મણજી તો સૂતા નહોતા ભરતજી ચૌદ વર્ષ ધરતીમાં શયન કરે લક્ષ્મણજીએ તો ચૌદ વર્ષ નિદ્રાનો ત્યાગ કર્યો છે અને આહારનો ત્યાગ કર્યો લક્ષ્મણજીની સેવા કઈ અલૌકિક છે શ્રી સીતારામજી શયન કરે ને ત્યારે લક્ષ્મણ ઊભા થઈને ફેરો ભરે ભરતજીનો એવો નિયમ હતો ભરતજી સાયંકાળે શ્રી રામચરણ પાદુકાનો ફૂલથી શૃંગાર કરતા પાદુકાજીની પૂજા કરે ચૌદ વર્ષ સાધુકાજીની આજ્ઞા લઈને શ્રી રામરાજ ચલાવ્યું છે રાજા રામ છે માલિક રામ છે હું સેવક છું આ દિવ્ય ભાવ ભરતજીએ જગતને સમજાવ્યો ભરતજી પાદુકાજીનો સુંદર શૃંગાર કરે અને પાદુકાજીમાં આંખ સ્થિર કરી સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ જપ કરે કોઈ કોઈ વખત ભરત બહુ વ્યાકુળ થાય શ્રી રામ દેખાતા નથી તે રામ વિયોગમાં રડવા લાગે પણ રામ મને દેખાતા કઈ કઈ રામને વનવાસ આપ્યો કઈ કઈ ધિક્કાર છે તમે મારા રામને તે વનવાસ કેવા ભરત બહાર જેવા રડવા લાગે અને જયારે રડે ને બલરામજીને દયા આવે એ પાદુકાજીમાંથી શ્રી સીતારામજી બહાર આવે ભરતને સમજાવે ભરત હું વનમાં ગયો નથી હું તો ઘરમાં છું કેમ હું વનમાં ગયો ભરતને ઘરમાં જ શ્રી સીતારામજીના દર્શન થાય પ્રેમમાં કેવી શક્તિ છે પ્રેમથી રામ નામનો જપ કરે ત્યારે ભરતજીને એવું લાગે રામ વનમાં ગયા જ નથી ઘરમાં જ છે વિયોગમાં સંયોગનો અનુભવ થાય જગતને બંધુ પ્રેમનો આદર્શ રામચંદ્રજીએ સમજાવ્યો છે રામ સંયમની મૂર્તિ છે રામાયણમાં એવું લખ્યું છે રામ આંખ ઊંચી કરી કોઈ સ્ત્રીના સામુ જોતા જ નથી એવો એમનો નિયમ હતો પુરુષ બને ત્યાં સુધી સ્ત્રીના ચરણમાં જ નજર રાખે રામચંદ્ર પરામ ધારાન ચક્ષુષા નાભિવીક્ષતે આંખથી કોઈ દિવસ સ્ત્રી કોઈ સ્ત્રીના સામું જોયું જ નથી કદાચ કોઈ સ્ત્રીમાં નજર જાય ને તો રામ પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખે છે અમારી મા છે માતૃભાવથી સર્વને જુએ આંખનો સંયમ જીભનો સંયમ કાનનો સંયમ મનનો સંયમ સંયમની મૂર્તિ શ્રી રામ છે સંપત્તિથી થોડું સુખ મળે છે પણ સંયમથી બહુ સુખ મળે તમારે સુખી થવું હોય તો આંખનો સંયમ વધારજો જીભનો સંયમ રાખજો તમે બહુ સુખી થશો જીવનમાં સંયમ રહ્યો નથી અને તેથી જીવનમાં દુઃખ વધ્યું છે આજે આપણો દેશ બહુ દુઃખી થવા લાગ્યો બધાને મજા કરવી છે જીવનમાં સંયમ રહ્યો નથી કલયુગના લોકો જેને મજા કે છે ને એવી મજા તો ચકલા ને ચકલી પણ કરે ચકલા ચકલી ફરવા જાય છે ચકલા ચકલી રમે છે ખરી મજા ક્યાં છે તે માનવ જાણતો નથી સંયમથી બહુ સુખ મળે રામ સંયમની મૂર્તિ છે શ્રી રામ અતિ સરળ છે શ્રી કૃષ્ણ પણ સરળ તો છે પણ શ્રી કૃષ્ણ સજ્જન સાથે સરળ કોઈ દુર્જન આવે ને તો શ્રી કૃષ્ણ વાંકા થઈને પણ એને મારે છે શ્રી કૃષ્ણ દુર્જન સાથે સરળ નથી સજ્જન સાથે છે સુરામદેવ આંગણે આવ્યા છે એ સાંભળ્યું દ્વારકાના સિંહાસનમાં વિરાજતા હતા અને તે કૂદી પડ્યા છે મારો સુદામા આવ્યો સુદામા આવ્યો દોડતા ગયા એને ભેટી પડે છે સુદામાના ચરણ પખાડ્યા છે સુદામાની પૂજા કરી એમને બ્રાહ્મણો બહુ હાલા લાગે સુદામાની પૂજા કરનાર શ્રી કૃષ્ણ અને તે ભારતીય યુદ્ધમાં દ્રોણાચાર્ય સાથે કપટ કરીને દ્રોણાચાર્યને મારે છે દ્રોણાચાર્ય પણ બ્રાહ્મણ દ્રોણાચાર્ય કોઈ સાધારણ બ્રાહ્મણ નથી ચાર વેદ અને છ શાસ્ત્રોનું જ્ઞાન પરિપૂર્ણ હતું અગ્રકશ ચતુરો વેદા પૃષ્ઠત સશરમ ધનુ ઇદમ બ્રાહ્મણ ઇદમ ક્ષાત્રમ શાપાદપી શરાદપી દ્રોણાચાર્ય મહાન તપસ્વી હતા જ્ઞાની હતા ચાર વેદોનું જ્ઞાન પરિપૂર્ણ હતું શ્રી કૃષ્ણને દ્રોણાચાર્ય ગમ્યા નહીં દ્રોણાચાર્યએ ધર્મ છોડ્યો જે જ્ઞાની થઈને ધર્મ છોડે એને ભગવાન બહુ સજા કરે સૂતજી સાવધાન કરે દ્રોણાચાર્ય શ્રી કૃષ્ણને ગમ્યા નથી દ્રોણાચાર્યે ધર્મ છોડ્યો છે જે જ્ઞાની થઈને ધર્મ છોડે છે એને ભગવાન બહુ સજા કરે શ્રી રામ સર્વ સાથે સરળ છે શ્રી કૃષ્ણ સજ્જન સાથે સરળ છે શ્રી કૃષ્ણ દુર્જન સાથે સરળ નથી રામ રાવણ સાથે પણ સરળ છે શ્રી દુર્યોધન સાથે સરળ નથી દુર્યોધનને કપટ કરીને મારે છે દ્રોણાચાર્ય સાથે કપટ કર્યું છે દ્રોણાચાર્યનો એવો દુરાગ્રહ હતો મારા હાથમાં શસ્ત્ર છે ત્યાં સુધી મને કોઈ મારી શકે નહીં દ્રોણાચાર્યે બહુ પ્રણય કર્યો છે પ્રભુએ વિચાર કર્યો કે આ ડોહો જીવે તો અનર્થ કરશે મારે હવે એને સજા કરવી છે દ્રોણાચાર્યને મારવા માટે કપટ કર્યું છે દ્રોણાચાર્યનો એક જ પુત્ર હતો એનું નામ હતું અશ્વત્થામા અને તે અશ્વત્થામા નામનો હાથી ભીમસેને માર્યો છે ભીમ હાથીને મારે છે પ્રભુએ દ્રોણાચાર્યને કહ્યું કે મહારાજ અશ્વત્થામાં મર્યો અને તમે લડો છો એક જ છોકરો હતો અને મારો છોકરો મર્યો હોય તો પછી હવે હું યુદ્ધ નહીં કરું દ્રોણાચાર્યને થોડી શંકા તો થઈ કે કદાચ આ શ્રીકૃષ્ણ જૂઠું પણ બોલતા હશે શ્રીકૃષ્ણ તો પરમાત્મા છે સત્યમ વગર કાયદો જીવ માટે છે ઈશ્વર માટે નથી દ્રોણાચાર્યએ વિચાર કર્યો કે ધર્મ રાજા ગમે તે થાય પણ જુઠ્ઠું નહીં બોલે તે ધર્મ રાજાને પૂછવા ગયા છે ભગવાનને ખબર પડી કે પેલો ડોહો ધર્મ રાજાને પૂછવા જાય છે ત્યારે પ્રભુએ ધર્મરાજાને કહ્યું છે તમે એવું બોલો અશ્વત્થામાં મર્યો છે એવું બોલો એ તમને પૂછવા આવે છે ધર્મરાજાએ કહ્યું કે મહારાજ મને જુઠ્ઠું બોલવાનું પાપ લાગશે હું જાણું છું અશ્વત્થામા નામનો હાથી મર્યો છે માનવ મર્યો નથી મને જુઠ્ઠું બોલવાનું પાપ લાગશે પ્રભુએ કહ્યું કે પાપની સજા કરવાનું મારા હાથમાં છે પછી બધું હું જોઈ લઈશ તને સજા નહીં થાય સજા તો મારે કરવાની છે તને સજા નહીં થાય તું એવું બોલ અશ્વત્થામાં મળ્યો છે ધર્મરાજાએ હાથ જોડ્યા છે અને કહ્યું છે આપ ઈશ્વર છો પણ હું જીવ છું અસત્ય જેવું કોઈ પાપ નથી મારે જુઠ્ઠું બોલવું નથી ત્યારે શ્રી કૃષ્ણ ધર્મરાજાને સત્યનો અર્થ સમજાવે છે સત્ય કોને કે છે સર્વમાં સદભાવ રામચંદ્રજીને લઈ જાય છે નાવડીમાંથી રામ ઉતર્યા છે ગંગા કિનારે રેતીમાં ઊભા છે રામ બહુ શરમાળ છે કોઈએ થોડી પણ સેવા કરી હોય ને તે રામ ભૂલતા નથી દુઃખમાં કોઈએ થોડું પાણી આપ્યું હોય ને તે યાદ રાખજો કોઈનો ઉપકાર ભૂલશો નહીં અને કોઈનો અપકાર મનમાં રાખશો નહીં કેવટે સેવા કરી છે મેં એને કંઈ આપ્યું નથી રામ ગંગા કિનારે રેતીમાં ઊભા છે આજે ભગવાનની નજર ધરતીમાં છે રામ જાણે છે આ કેવટ બહુ ગરીબ છે એ નાનકડી ઝૂંપડીમાં રહે છે એના ઘરમાં નાના નાના બાળકો છે મેં પૈસો આપ્યો નથી આજે રામ તપસ્વી થઈને વનમાં આવ્યા રામજી પાસે આજે કઈ નથી હું એને ખાલી હાથે વિદાયગીરી કેવી રીતે આપ પ્રભુને બહુ સંકોચ થયો ભગવાનને એવું લાગે છે કે હું એનો દેવાદાર છું હું એના સામું શું છું રામની નજર ધરતીમાં ખાલી હાથે વિદાયગીરી આપતા પ્રભુને બહુ સંકોચ થયો છે અને તે સમયે પેલો કેવડ દોડતો આવ્યો અને શ્રી સીતારામજીને સાષ્ટાંગ પ્રણામ કર્યો મારી એની સેવા કરી મેં પૈસો આપ્યો નહીં એ મને સાષ્ટાંગ વંદન કર્યું ત્યારે તો પ્રભુની આંખો ભીની થઈ છે શ્રી સીતામાં સમજી ગયા છે એમને કંઈક આપવાની ઈચ્છા છે પણ પાસે કંઈ નથી ને તેથી અમને બહુ સંકોચ થાય તે માના હાથમાં સુંદર એક વીટી હતી અને તે માએ ઉતારી અને પ્રભુના હાથમાં આપી અને કહ્યું આ વીટી એને આપી દે ઘણું છે આમ જરાય સંકોચ રાખશો શ્રી રામે વીટી કેવટને આપે છે પેલો હાથ જોડે એ લેતો નથી એને હાથ જોડીને કહ્યું છે આજે મને વધુ વધુ મળી ગયું આજે મારું જીવન સફળ થયું આજે રામના ચરણ મારા હાથમાં આવ્યા આજે હું કૃતાર્થ થયો મારે કઈ લેવું નથી મહારાજ મારો એવો નિયમ છે કોઈ ગરીબ માણસ આવે કોઈ સાધુ સંત આવે તો મજૂરી લીધા વિના એને મફત ગંગા પારું થયું ગરીબ હતો છતાં ગરીબોની સેવા કરતો હતો શ્રીમાન થઈને ગરીબની સેવા કરે ને એ ઠીક છે પણ જે ગરીબ હોવા છતાં ગરીબોની સેવા કરે એ બહુ ગરીબ છે પણ મારા મારો એવો નિયમ છે કોઈ ગરીબ માણસ આવે ને તો હું મજૂરી લેતો નથી કોઈ સાધુ સંત આવે તેને મફત ગંગા પાર ઉતારું છું આજે આપ તપસ્વી થઈને આવ્યા છો આજે આપ રાજાધિરાજ થઈને પધાર્યા નથી આજે મારે મજૂરી લેવી નથી પ્રભુ આગ્રહ કરે છે આ મજૂરી નથી આ પ્રેમથી હું પ્રસાદ આપું પ્રસાદ તો લેવો જોઈએ કે મને પ્રસાદ મળી ગયો છે રામચરણ મારા હાથમાં મને આજે શું મળ્યું નથી મને વધુ મળી ગયું મને અતિ આનંદ થયો મારે આજે બીજો પ્રસાદ લેવો નથી પ્રસાદ લેવાની પણ ના પાડે છે આજનો દિવસ પ્રસાદ લેવાનો નથી મારા માલિક ઉઘાડા પગે ચાલે છે મારા માલિક કંદમૂળ ફળ ખાય છે અને હું પ્રસાદ લઉં આજે પ્રસાદ નહીં લઉં મને બધું મળી ગયું કેવટને કંઈ લેવું નહોતું એ તો રામજીને રાજી કરવા માટે બોલ્યો છે કે મારા તમારો રાજ્યાભિષેક થયા પછી તમને યોગ લાગે છે પ્રસાદ પછી આપજો આજે પ્રસાદ નહીં લો મારી બહુ ઈચ્છા છે <coughs> ચૌદ વર્ષનો વનવાસ સુખરૂપ પરિપૂર્ણ કરીને આપ પધારો શ્રી સીતાજી સાથે તમે સુવર્ણ સિંહાસનમાં વિરાજો હું તમારા દર્શન કરું મારી બહુ ભાવના છે શ્રી સીતાજી સાથે મારા રામ સિંહાસનમાં વિરાજે હવે હું દર્શન કરું રાજ્યાભિષેક થયા પછી આપને યોગ્ય લાગે તે પ્રસાદ આપજો મને તો પ્રસાદ મળી જ ગયો એ તો રામને રાજી કરવા માટે એણે આવું કહ્યું રામાયણમાં એવું વર્ણન છે વનવાસ પૂરો કરી શ્રી રામચંદ્રજી અયોધ્યાજીમાં પધાર્યા છે ચૌદ વર્ષની સમાપ્તિ થઈ છે વિમાનમાં પ્રભુ પધાર્યા છે એ દિવસ હતો વૈશાખ માસ શુક્લ પક્ષ અને પંચમી તિથિ વૈશાખ શુદ્ધ પંચમીના દિવસે શ્રી સીતારામજી શ્રી અયોધ્યાજીમાં પધાર્યા બધાને આથી આનંદ થયો એક જ સમયે શ્રી રામ સર્વને મળ્યા રાસલીલામાં જેટલી ગોપીઓ છે અને તે સર્વ ગોપીઓને એક જ સમયે શ્રી કૃષ્ણ મળ્યા હજી વિશ્વનું મિલન છે અયોધ્યાની પ્રજા દર્શન માટે મિલન માટે બહુ તરસે છે હું એક એકને મળવા જઉં ને તો જેનો છેલ્લો નંબર આવશે એને બહુ પ્રતીક્ષા કરવી પડે અનેક સ્વરૂપો પ્રગટ કર્યા છે અને એક જ સમયે શ્રી રામ સર્વને મળે બધાને અતિ આનંદ થયો મારા ઉપર ભગવાનનો વધારે પ્રેમ છે વૈશાખ શુદ્ધ પંચમીના દિવસે પ્રભુ પધાર્યા અને પછી તો લોકોએ બહુ આગ્રહ કર્યો કે જલ્દી રાજ્યાભિષેક થાય તો પંચમીના દિવસે પ્રભુ પધાર્યા અને સપ્તમીના દિવસે રાજ્યાભિષેક થયો રામ રાજ્યાભિષેક વૈશાખ માસ શુક્લ પક્ષ અને સપ્તમી તિથિ મોટા મોટા દેવો ઋષિઓ રાજાઓ આવ્યા છે દરબાર બહુ મોટો ભર્યો છે રામજીને ભેટો આપે છે જય જયકાર થઈ રહ્યો છે રાજ્યાભિષેકની અતિશય સુખમય પ્રવૃત્તિ છે પણ તે સમયે શ્રી રામને પેલો કેવટ યાદ આવે આજે રામ ચારે બાજુ જુએ છે શ્રી સીતાજીને બહુ આશ્ચર્ય થયું એવી રીતે કોઈ દિવસ ચારે બાજુ જોતા નથી આજે કોઈને શોધે છે એવું લાગે એ શ્રી સીતાજીએ પ્રભુને પૂછ્યું છે કે તમે કોને શોધો ત્યારે રામચંદ્રજીએ કહ્યું છે આ બધા મારા દર્શન કરવા માટે આવ્યા છે પણ જેના દર્શન કરવાની મને ઈચ્છા થાય છે એ દેખાતો નથી કેવલ બહુ ગરીબ છે એ રામ રાજ્યાભિષેકમાં આવી શક્યો નથી પણ આપ એની સેવાને ભૂલ્યા નથી મને એ જેને જોવાની ઈચ્છા થાય છે એ દેખાતો નથી સીતાજીને આશ્ચર્ય થયું એવો કોણ જીવ છે કે જેને જોવાની પ્રભુને ઈચ્છા થાય તે માતાજીએ પૂછ્યું છે કે એવો કોણ જીવ ત્યારે રામચંદ્રજીએ કહ્યું તને યાદ છે ને આપણને નાવડીમાં બેસાડીને જે ગંગા પાર લઈ ગયો એણે કહ્યું હતું કે રાજ્યાભિષેકને પછી પ્રજા એ દેખાતું નથી રામાયણમાં વર્ણન છે રાજ્યાભિષેક થયા પછી પ્રભુએ બધાનું સન્માન કર્યું છે શૃંગવેરપુરનો રાજા ગુહક એને બોલાવ્યો અને એને કહ્યું છે તારા ગામમાં હું આવ્યો હતો ત્યારે જે કહેવત મને નાવડીમાં બેસાડીને ગંગા પાર થઈ ગયો એ કેવટે મને એવું કહ્યું હતું કે રાજ્યાભિષેક થયા પછી પ્રસાદ આપ આ પ્રસાદ કેવટના માટે દઈ શકો કોઈનો ઉપકાર ભૂલશો નહીં કોઈનો પણ અપકાર મનમાં રાખશો નહીં આરામની સરળતા છે રાજા ને રાણી અતિ સરળ હોય તો પ્રજા અતિ સુખી થાય શ્રી સીતારામજી અતિ સરળ હતા અને તેથી રામ રાજ્યમાં પ્રજા બહુ બહુ સુખી થઈ એવું સુખ તો સ્વર્ગમાં દેવોને નથી જે રામ રાજ્યમાં અયોધ્યાની પ્રજાને સુખ મળ્યું છે અયોધ્યાની પ્રજા તો બહુ સુખી છે પણ શ્રી સીતારામજીએ અતિ દુઃખ સહન કર્યું જે અતિ લોકોએ સરળતાનો થોડો દુરુપયોગ કરે શ્રી સીતારામજી અતિ સરળ હતા શ્રી સીતાજી સગર્ભા છે રામચંદ્રજીને કહ્યું હતું કે મને હવે વનમાં ફરવાની ઈચ્છા થાય સવારે એક સેવક આવ્યો અને બોલ્યો કે હું રાત્રે અયોધ્યામાં ફરતો હતો તે લોકો માતાજીની નિંદા કરે છે તમારી પણ નિંદા કરે રાવણના ઘરમાં બહુ દિવસ રહેલા ને અને તેથી બધા શંકા કરે શ્રી સીતામાનું સ્મરણ કરીએ તો આપણું હૃદય પવિત્ર થાય એક અધમ જીવ હતો માતાજીના માટે ગમે તેવું બોલ્યો જે અતિ કામી છે એને એવું લાગે છે કે બધા જ કામી છે જે અતિ લોભી છે એ એવું સમજે છે કે બધા મારા જેવા લોભિયા જ છે આ જીવ જેવો હોય છે એવા ભાવથી બધાને જુએ છે માતાજીના માટે ગમે તેવું બોલ્યો રામચંદ્રજીએ તે સાંભળ્યું છે રામચંદ્રજીએ વિચાર કર્યો રાજાનો ધર્મ છે પ્રજાને રાજી રાખે રાજાની ગાદી એ રાણીને રાજી કરવા માટે નથી રાજા રાણી દુઃખ સહન કરીને પ્રજાને સુખી કરે મારા માટે લોકોને શંકા થાય મારા માથે કલંક મૂક્યો છે આ કલંક ક્યારે દૂર થશે હું શ્રી સીતાજીનો ત્યાગ કરું ને તો જ દૂર થશે બીજો કોઈ ઉપાય નથી લક્ષ્મણજીને બોલાવ્યા છે અને આજ્ઞા થઈ કે લોકો ગમે તેવું બોલે છે તારા ભાભીનો મેં ત્યાગ કર્યો તેને વનમાં ફરવાની ઈચ્છા પણ છે તો એને રથમાં બેસાડીને ઘોર વનમાં છોડી આપ લક્ષ્મણજીનો શ્રી સીતાજીમાં માતૃભાવ હતો મારી માના માટે આવું બોલે જે આવું બોલે ને મારી સજા કરી પ્રભુએ લક્ષ્મણનો હાથ પકડીને પાસે બેસાડ્યો લક્ષ્મણ કોને મારી અયોધ્યામાં એક બે નહીં અનેક લોકો એવી શંકા કરે લોકોએ મને રાજા બનાવ્યો રાજાએ પ્રજાને રાજી કરવા માટે રાજાની ગાદી સુખ ભોગવવા માટે નથી રાજાની ગાદી પ્રજાને સુખી કરવા માટે હું દુઃખ સહન કરીને પણ પ્રજાને સુખી કરી પ્રભુએ સ્ત્રી ધર્મ ગૌણ કર્યો અને રાજધર્મને બહુ મહત્વ આપ્યું લક્ષ્મણજીને આ ગમતું નથી લક્ષ્મણજી હાથ જોડ્યા છે અને કહ્યું છે આ કામ મારાથી નહીં થાય તમે બીજા કોઈને કહેજો મનમાં છોડીને હું એકલો પાછો આવું એ મારાથી નહીં થાય એ મારી વાત છે એને મનમાં છોડીને કેવી રીતે આવું તમે આ કામ બીજા કોઈને કહેજો મારાથી આ નહીં થાય ત્યારે રામચંદ્રજીએ કહ્યું છે લક્ષ્મણ તારા વિના કામ કોઈ કરી શકે એમ નથી વધારે બોલીશ ને મારી આજ્ઞા છે લક્ષ્મણજી મહારાજ એવું માને છે હું શ્રી સીતારામજીનો સેવક છું સેવા ધર્મ બહુ જ કઠણ જ્ઞાની થવું સહેલું છે યોગી થવું સહેલું છે સેવક થવું બહુ કઠણ છે સેવક તે થઈ શકે છે જે મનને મારે છે સેવકને મન હોતું જ નથી માલિકનું મન એ જ મારું મન માલિકની ઈચ્છા એ મારી ઈચ્છા મને આ કામ કરવાની ઈચ્છા તો નથી પ્રભુએ કહ્યું મારી આજ્ઞા છે તું વધારે બોલીશ એને રથમાં બેસાડીને ઘોર જંગલમાં છોડી આવ રસ્તામાં કંઈ તારે બોલવાનું નથી વનમાં ગયા પછી કે પ્રભુની એવી આજ્ઞા થઈ રામચંદ્રજીએ શ્રી સીતાજીને કંઈ કહ્યું નથી લક્ષ્મણજી શ્રી સીતાજીને રથમાં બેસાડીને ઘોર જંગલમાં લઈ જાય વાલ્મીકી રામાયણમાં એવું વર્ણન છે કે તે સમયે રસ્તામાં અનેક અપસુકત થયા ઘોર જંગલમાં રખાય સીતાજી રથમાંથી ઉતરે અત્યાર સુધી લક્ષ્મણજીએ હૈયું પથ્થર જેવું કચર રાખ્યું હતું એવી મહાન વીર છે શ્રી સીતાજી રથમાંથી જયારે ઉતરે છે ત્યારે એકદમ બાળકની રડવા લાગે લક્ષ્મણજીથી રડવાયું રડી સીતાજી જાણતા નથી આ શું થયું કેમ રડે લક્ષ્મણ તમને શું થાય મળી સાષ્ટાંગ વંદન કરે અને કહ્યું છે પા હું તમારા ઘરનો દાસ મારા ઉપર દયા રાખજો માલિકની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ આ કામ કરવાની મારી ઈચ્છા નહોતી પણ હું શું કરું પ્રભુજી મને આજ્ઞા છે કે મને શું થયું તમે કેમ રડો છો લક્ષ્મણજીએ હાથ જોડીને કહ્યું છે માં અયોધ્યામાં લોકો ગમે તેવું બોલે છે અને તેથી પ્રભુએ તમારો ત્યાગ કર્યો સીતાજીએ તે સાંભળ્યું છે બહુ વ્યાકુળ થયા મારો ત્યાગ કર્યો સમય શ્રી સીતાજી ધીરજ રાખીને બોલ્યા છે લક્ષ્મણ મારા ઉપર એમનો કેવો પ્રેમ છે તે જાણું એ કોઈ દિવસ મારો ત્યાગ નહીં કરે રાજાએ પ્રજાને રાજી રાખવી પ્રજાને રાજી કરવા માટે પ્રભુએ આ લીલા કરી છે મારા રામ જે કઈ કરે તે બધી દીઓ છે રામવિયોગ જેવું કોઈ દુઃખ નથી લક્ષ્મણ છે હું સહન કરીશ તમે જાણો છો હું સગર્ભ મારા પેટમાં સૂર્યવંશ નથી હું આત્મહત્યા નહીં કરું હું બાળકોને મોટા લક્ષ્મણ મારો ત્યાગ કર્યો એનું મને બહુ દુઃખ થતું નથી પણ મને એમની બહુ ચિંતા થાય મારા વિયોગમાં એ દુઃખી થશે એમનો નિયમ છે કે કોઈ સ્ત્રીના સામું આંખ ઊંચી કરીને જોતા પણ નથી કોઈ સ્ત્રીને સ્પર્શ કરતા નથી મેં આજ સુધી કોઈને કહ્યું નથી લક્ષ્મણ આજે તને કહું છું રાત્રે ચરણની સેવા કરું ને ત્યારે એમની નિદ્રા આવે છે જ હું અને નથી પણ હું શું કરું પ્રભુની મને આજ્ઞા થઈ સાષ્ટાંગ વંદન કરી લક્ષ્મણ પાછા ફર્યા સીતાજી બહુ વ્યાકુળ થયા છે રડવા શ્રી સીતામાનું સ્વરૂપ એવું સુંદર હતું શ્રી સીતાજીના જે દર્શન કરે એના હૃદયમાં પ્રેમ જાગે રહ્યા સીતાજી રડવા લાગ્યા ત્યારે જંગલના પશુ પક્ષીઓ શ્રી સીતા માને ઘેરીને બેઠા અને પશુ રડવા લાગ્યા શ્રી સીતાજીને શું થાય શ્રી સીતાજી કેમ રહે સ્વરૂપ એવું દિવ્ય કે દર્શન કરતા જ હૃદય પીગળે પ્રેમ જાગે નાગસિંહ જેવા હિંસ્ર પશુઓ બધા અને તે શ્રી સીતા માને ઘેરીને બેઠા શ્રી સીતાજી રડે છે ત્યારે પશુઓ બધા રડવા લાગ્યા તે વાલ્મીકી ઋષિને ખબર પડી છે આજે જંગલના પશુઓ કેમ રડે પક્ષીઓ રડે છે શિષ્યોને આજ્ઞા કરી છે બહાર જોઈ આવો શું થયું તે શિષ્યો જોવા ગયા છે તેમને આશ્ચર્ય થયું એક લક્ષ્મી જેવી અતિ સુંદર સ્ત્રી છે અને તે રડે છે ત્યારે બધા પશુ પક્ષીઓ એમને ઘેરીને બેઠા છે પશુઓ પક્ષીઓ રડે છે શિષ્યોએ વાલ્મીકીજીને કહ્યું છે કે ગુરુજી ગુરુજી એક લક્ષ્મી જેવી સ્ત્રી મને તો લાગે છે આવી સ્ત્રી વિધાતા બનાવી શકે જ નહીં આ તો સ્વ ઈચ્છાથી પ્રગટ થઈ છે એવું લાગે जगत में આવી સ્ત્રી નહીં હોય એ સ્ત્રી રડે છે તેથી પશુઓ રડે છે વાલ્મીકીજીને આશ્ચર્ય થયું દોડતા ગયા છે કોણ સ્ત્રી છે નરે કેમ રડે છે વાલ્મીકીજી ત્યાં આવ્યા છે એ શ્રી સીતાજીને ઓળખે છે બધું સમજી ગયા શ્રી સીતાજીના પ્રેમથી સમજાવે છે હું તારા પિતાનો મિત્ર છું હું તારા ઘેર આવતો હતો તું મારી દીકરી બેટા હું બધું જાણું છું શ્રી સીતાજીને અનેક રીતે સમજાવી અને વાલ્મીકી ઋષિ આશ્રમમાં લઈ શ્રી રામ ચક્રવર્તી સાર્વભૌમ રાજા છે રામજીના બે બાળકોનો જન્મ એક ઋષિના આશ્રમમાં શ્રી સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં વિરાજતા હતા ત્યારે શ્રી સીતાજીના દર્શન કરતા કરતા વાલ્મીકી ઋષિએ રામાયણની રચના કરી રાત્રે રામાયણની રચના કરે અને તે સવારે લવ કૃષ્ણ રામાયણ ભણાવ્યું લાખો પાંચસો વર્ષના થયા છે અને એ રામાયણની કથા બહુ સુંદર સમાજ તો બે બાજુથી બોલે શ્રી રામચંદ્રજીએ શ્રી સીતાજીનો ત્યાગ કર્યો તે અયોધ્યામાં ઘણા લોકોને ગમ્યું બધા મજા કરે છે બધા સુખ ભોગવે છે કેટલાક લોકોને થોડું ગમ્યું નથી પણ કોઈ પણ આવીને રામચંદ્રજીને કહેતો નથી કે માતાજી ક્યાં છે એમને જલ્દી પધરાવો બધા મજા કરે છે આ જીવ દુષ્ટ છે સ્વાર્થી છે રામ રાજ્યમાં અયોધ્યાની પ્રજાને અતિ સુખ છે પણ શ્રી સીતારામજી અતિ દુઃખ સહન કરે છે કોઈ એનો જરાય વિચાર કર્યો નથી બધા મજા કરતા હતા તો બ્રાહ્મણનું હૃદય વ્યાકુળ થયું આજે દરબારમાં આવતા વસિષ્ઠજીને બહુ વિલંબ થયો છે વિલંબે વસિષ્ઠજી પધારે છે વસિષ્ઠજી પધારે છે ત્યારે બધા ઉઠીને ઊભા થયા શ્રી રામચંદ્રજીએ ગુરુદેવને માન આપ્યું પૂજા કરી છે તપસ્વી બ્રાહ્મણ છે બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ છે મહાન જ્ઞાની છે પણ આવી રાખવા શું છે વકીલ જયારે રડે રામજીને કોઈ સહન થતું નથી ગુરુજી આપને શું થાય શરીર તો સારું છે આપના અખબાર આવ્યો એ મને સહન થતું હું તમારો સેવક છું આપ જે આજ્ઞા કરો તે સેવા કરો આપને શું થાય આજે કેમ વિલંબ થયો વશિષ્ઠજીએ કહ્યું મારું શરીર સારું છે મને કઈ થતું નથી પણ તમે એકલા સિંહાસનમાં કેમ બેસો છો સીતા ક્યાં છે મહાન પતિવ્રતા છે મને સીતા યાદ આવે રામચંદ્રજીએ ગુરુદેવના ચરણ પકડે તમારા આશીર્વાદથી બધું સારું થવાનું એવો મને દૃઢ વિશ્વાસ છે અયોધ્યામાં લોકો ગમે તેવું બોલે છે પ્રજાને રાજાએ રાજી રાખવી જોઈએ અને તેથી મેં ન છૂટકે ત્યાગ કર્યો આ વિષયમાં આપ મને કંઈ કહેશો પરિણામમાં બધું સારું થશે એવી મારી શ્રદ્ધા છે રામચંદ્રજીને યજ્ઞ કરવો છે પુરુષ કે એકલી સ્ત્રી યજ્ઞ કરી શકે નહીં પતિ પત્ની સાથે બેસે તો જ યજ્ઞ થાય વશિષ્ઠજીએ કહ્યું છે સીતાજીને પધરાવો રામજી હાથ એ નહીં થાય ત્યારે ભૂદેવ બોલ્યા છે કે રાજા તો અનેક લગ્ન કરી શકે છે કોઈ રાજકન્યા સાથે તમે બીજું લગ્ન પ્રભુએ નીચું જોયું છે અને હાથ જોડ્યા છે જગતની પ્રત્યેક સ્ત્રી એ મારી માં છે મારું એક પત્ની વ્રત છે કે બીજું લગ્ન કરતા નથી સીતાજીને પધરાવતા નથી તમને યજ્ઞ કરવાનો અધિકાર જ નથી રાજાએ યજ્ઞ કરવો જોઈએ યજ્ઞ એ પ્રજાના આરોગ્યનું સુખનું સાધન છે પ્રભુએ યુક્તિ કરી છે કારીગરને બોલાવ્યો છે અને આજ્ઞા થઈ કે શ્રી સીતાજીના જેવી સુંદર સોનાની મૂર્તિ બનાવી સીતાજીની મૂર્તિ તું બનાવી કારીગરે બહુ પ્રેમથી સુંદર સીતાજીની મૂર્તિ બનાવી અને તે મૂર્તિને શ્રી સીતાજીનો બધો શૃંગાર શ્રી રામ પોતાના હાથે પહેરાવે અને યજ્ઞ કરવા જયારે બેસે છે ત્યારે શ્રી સીતાજીની મૂર્તિ સાથે રાખે વાલ્મીકી ઋષિને યજ્ઞનું આમંત્રણ આવ્યું છે અને ત્યારે નવકુશ પાંચ વર્ષના થયા છે એ બે બાળકોને લઈને અયોધ્યાજીમાં આવ્યા યજ્ઞનું કામ પૂરું થાય તેના બાળકો રામાયણની કથા કરે અને મોટા મોટા ઋષિઓ તે કથા સાંભળે નવકુશ કથા કરે છે કથામાં બહુ આનંદ આવે ઋષિઓ બોલે કેવું બોલે રામચંદ્રજીના કારણે વાર્તા ગઈ છે કે વાલ્મીકી ઋષિના કોઈ શિષ્યો છે એમ તે રામાયણની કથા બહુ સુંદર કરે એમને દરબારમાં બોલાવ્યા છે રામાયણની સૌથી પહેલી કથા રામજીના દરબારમાં રામજીના સન્મુખ રામજીના બે બાળકો કથા અયોધ્યાની પ્રજા કથા સાંભળે છે ઋષિઓ કથા સાંભળવા બેઠા છે શ્રી રામચંદ્રજીને જયારે શ્રી સીતાજીનો વિયોગ થયો અને તે વિયોગમાં રામાયણની કથા સાંભળી છે બાળકો જયારે કથાનો આરંભ કરે ત્યારે એવું બોલતા હતા એક મહાન પતિવ્રતા સ્ત્રીની હવે કથા કરી રામાયણમાં રામની કથા નથી રામાયણમાં શ્રી સીતાજીનું ચરિત્ર છે શ્રી સીતાજીના લીધે રામની શોભા છે કૃષ્ણમ રામાયણમ કાવ્યમ સીતાયા ચરિતમ મહત એક મહાન પતિવ્રતા સ્ત્રીની આ કથા છે રામચંદ્રજી કથા સાંભળે મર્યાદા પુરુષોત્તમની પ્રત્યેક લીલામાં મર્યાદા છે લવકુશ જયારે કથા કરે ત્યારે રામ સિંહાસન છોડીને નીચે બેસે શ્રોતાનું આસન બહુ ઊંચું ન હોય એ મર્યાદા છે કથા સાંભળે લક્ષ્મણજીને કહ્યું છે લક્ષ્મણ આ બાળકોને જોતા મને તૃપ્તિ થતી નથી જોયા જ કરું લક્ષ્મણ આ બાળકોને જોતા મારું હૃદય કેમ પીગળે લક્ષ્મણ મને ઈચ્છા થાય છે આ બાળકોને હું છાતી સાથે કેવા દેખાય કેવી બોલે છે કથામાં બહુ આનંદ આવે નવકુશ રામાયણની કથા કરે છે ઋષિઓ કથા સાંભળવા બેઠા છે લક્ષ્મણજીને કહ્યું છે લક્ષ્મણ મેં કથા સાંભળી છે ને મારે એમનું સન્માન કરવું તે વસ્તુ આભૂષણો મંગાવ્યા છે આજે લવકુશનું સભામાં સન્માન કરવાનું ત્યારે લવકુશ બોલ્યા છે તમારા ગુરુદેવની અમને એવી આજ્ઞા છે તમે કથા કરો પણ કોઈ આપે તે લેશો નહીં અમે વનમાં રહીએ છીએ અમે કન્નમૂળ પણ કરીએ અમે તો અનાજ પણ લેતા નથી અમે તપસ્વી જીવન ગાઈએ આવા વસ્ત્રો આભૂષણો અમને શોભે નહીં આ વસ્ત્રો તમારી પાસે જ નથી અમારાથી કંઈ લેવાય નહીં ગુરુદેવની આજ્ઞા છે કથા કરો પણ કોઈ આપે છે નહીં આમાં કેવું બોલે આ બાળકો કે છે અમે અનાજ પણ લેતા નથી બહુ ભૂખ રાજે ત્યારે અમે ફલાહાર કરીએ અમે વનમાં તપસ્વી નથી લક્ષ્મણ મને એમનો પરિચય જાણવો છે ખોટું ન લાગે બહુ વિનયથી પૂછજો એમના માતા પિતા કોણ હશે લક્ષ્મણજીએ હાથ જોડ્યા છે અને લવકુશને કહ્યું છે તમારી કથામાં રાજા રામને બહુ આનંદ થયો બહુ રાજી થયા છે એ આપનો પરિચય જાણવા માંગે છે આપ કોણ છો ત્યારે નવ લવકુશ બોલ્યા છે અમે વાલ્મીકી ઋષિના શિષ્યો છીએ એ પૂછ્યું છે તમે વાલ્મીકી ઋષિના શિષ્ય છો એ તો રાજા રામ જાણે છે પણ અમે ખાસ જાણવાની ઈચ્છા છે તમારી માં કોણ છે તમારા પિતા કોણ માતા પિતાનો પરિચય જાણવા માંગે ત્યારે લવકુશ સભામાં બોલ્યા છે સનાતન ધર્મની એ મર્યાદા છે જે ઘર છોડીને વનમાં રહે છે એવા તપસ્વીને સાધુને સંન્યાસીને ઘરનો પરિચય પૂછવો નહીં જેને ઘરનો ત્યાગ કર્યો છે એને ઘરનું કોઈ સ્મરણ કરાવે એને પાપ લાગે છે રામ ધર્મ તત્વને જાણે છે છતાં આવું કેમ પૂછે છે અમારા માતા પિતા ગમે તે હશે તે રામને જાણવાની જરૂર છે જેને ઘર છોડ્યું હોય એને એને ઘરનું સ્મરણ કરાવે એને પાપ લાગે અમે વનમાં તપશ્ચર્યા કરીએ અમે ઘર છોડીને વનમાં રહીએ છીએ પ્રભુએ રીચવું જોઈએ ખરું બોલે છે જેને ઘરનો ત્યાગ કર્યો હોય સાધુને સંન્યાસીને બ્રહ્મચારીને ગુરુદેવનો પરિચય પૂછે તે યોગ્ય છે ઘરનો પરિચય પૂછવો નહીં રાજ્યાભિષેક સુધી રામાયણની કથા કરી રામચંદ્રજીએ કહ્યું છે રાજ્યાભિષેક પછીનું રામચરિત્ર રામાયણ તે સાંભળવાની બહુ ઈચ્છા કાગળની કથા કરો ત્યારે એ બહુ બોલ્યા છે અમારા ગુરુદેવની આજ્ઞા છે રામાયણની કથા રાજ્યાભિષેક સુધી જ થાય રાજ્યાભિષેક પછીનું રામચરિત્ર એ સભામાં વર્ણન કરવા જેવું નથી અમારાથી બોલાય નહીં રામાયણની કથા રાજ્યાભિષેક સુધી જ વહુ કુશવાલ્મિકી ઋષિ સાથે આશ્રમમાં શ્રી સીતા માને સાષ્ટાંગ વંદન કરે છે માએ બે બાળકોને સાથે સાથે સાથે તે બાળકોએ કહ્યું કે મા માં અમે ગુરુજી સાથે યજ્ઞમાં ગયા મા એક મોટો રાજા છે એનું નામ રામ રાજા અને તે રામ રાજા યજ્ઞ કરે છે सीता जी परेशान શ્રી સીતાજીને થોડી શંકા થઈ પત્ની વિના યજ્ઞ થતો નથી હું તો અહીંયા છું એ યજ્ઞ કેવી રીતે કરતા શ્રી સીતાજીને એવી શંકા થઈ કે મારો ત્યાગ કર્યા પછી પ્રભુએ કોઈ રાજકન્યા સાથે બીજું લગ્ન કર્યું જ હશે પત્ની વિના યજ્ઞ થાય નહીં આ બાળકો કે રામ રાજા યજ્ઞ કરે છે વહુએ બીજું લગ્ન કર્યું